સંસારનું ઉપાદાન કારણ સંસારનું ઉપાદાન આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે અને એ જ અધિકરણ ક્રિયા છે એકલું ધર્મ ધ્યાન હોય તો સંસારમાં ભટકાવે એવું નથી અને કોક દાડો તેથી શુક્લ ધ્યાન પણ પ્રાપ્ત થાય આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં તો આખો દાડો કઢાપો ને અજંપો રહે કઢાપો એ રૌદ્ર ધ્યાન ને અજંપો એ આર્ત ધ્યાન છે જો અજંપો મય થયા કરતો હોય ને તે સામાને સમજાઈ જાય તો તે રૌદ્ર ધ્યાનમાં જાય